દોષોનો આધાર દાદા સામાના દોષ કેમ દેખાય છે પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય છે આ દાદાને બધા નિર્દોષ જ દેખાય કારણ કે પોતાની બધી જ ભૂલો તેમણે ભાંગી નાખી છે પોતાનો જ અહંકાર સામાની ભૂલો દેખાડે છે જેને ભૂલ જ જોવી છે એને પોતાની બધી જ ભૂલો દેખાવાની જેને નિર્દોષ જોવા છે તેને બધા નિર્દોષ જ દેખાવાના જેની ભૂલ થાય તે ભૂલનો નિકાલ કરે સામાની ભૂલનો આપણને શો ડખો દાદા દોષો ના જોવા હોય છતાં જોવાઈ જાય અને ભૂતા વળગે તો શું કરવું જે ગૂંચવે છે એ બુદ્ધિ છે એ વિપરીત ભાવને પામેલી બુદ્ધિ છે અને ઘણા કાળની છે એને પાછો ટેકો છે તેથી એ જતી નથી જો એને કહ્યું કે આ મારે હિતકારી નથી તો એનાથી છૂટી જવાય આ તો નોકર હોય તેને કહ્યું કે તારું કામ નથી પછી એની પાસે ધક્કો ખવરાવીએ તો ચાલે તેમ બુદ્ધિને એકે વખત ધક્કો ના ખવરાવીએ આ બુદ્ધિને તો તદ્દન અસહકાર આપવાનો વિપરીત બુદ્ધિ સંસારના હિતાહિતનું ભાન દેખાડનારી છે જ્યારે સમ્યક બુદ્ધિ સંસાર ખસેડી મોક્ષ ભણી લઈ જાય છે દોષ છૂટતા નથી તો શું કરવું દોષ છૂટે નહીં પણ એને આપણી વસ્તુ ના હોય એમ કહીએ તો છૂટે પણ એવું કહીએ છતાં ના છૂટે તો શું કરવું આ તો જે દોષો બરફ જેવા થઈ ગયા છે તે એકદમ કેમ છૂટે છતાં એ જ્ઞેયને આપણે જ્ઞાતા એ સંબંધ રાખીએ તો એનાથી એ દોષો છૂટે આપણો ટેકો ના હોવો જોઈએ ટેકો ના મળે તો એને પડે જ છૂટકો આ તો આધારથી વસ્તુ ઊભી રહે છે નિરાધાર થાય તો પડી જાય જગત આ અજ્ઞાન આધારથી ઊભું રહ્યું છે નિરાધાર થાય તો તો ઊભું જ ના રહે પણ નિરાધાર કરતાં આવડે નહીં ને એ તો જ્ઞાનીઓના જ ખેલ આ જગત તો અનંત ગુહ્યવાળું એમાં ગુહ્યમાં ગુહ્ય ભાગને શી રીતે સમજે